સંસારમાં આત્મા કામ કરે ત્યાં ના કહેવાય પોતે મૂળ આત્મા કરતો છોકરા સારું છે એકદમ સમક્ષ આવી જાય એ તરત કામ થઈ જાય જીવી મારી નિર્વિચાર અને નિર્વિકાર દશા જોઈએ નિર્વિચારી અને નિર્વિકારી દશા જોઈએ તમે જાગૃતિ હે તો બધું જ દશા છે જાગૃતિ કાચી રહે તો કાચી રહે છે આપનું પતંગલ માંગીએ છીએ પતંગલ માંગીએ છીએ ક્ષત્રિયો તીર્થંકર થઈ ગયા અને વાણિયા માગતા રહ્યા ક્ષત્રિયો તીર્થંકર થઈ ગયા અને વાણિયા માગતા રહ્યા તમારી ધ્યાન માં રહે છે હું શુદ્ધાત્મા છે ધ્યાન માં રહે છે ને એ ધ્યાન શુક્લ ધ્યાન હું શુદ્ધાત્મા માં આપડા ધ્યાન માં રહે એ શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન એને ધ્યાનમાં રહે એ ધ્યાન કયું શુદ્ધાત્મા ધ્યાન ધ્યાનમાં ના રે હું શુદ્ધાત્મા છું હું ધમકી તું એવું ધ્યાનમાં રે જે પદવી સતયુગમાં પ્રાપ્ત ના થાય એ પદવી પ્રાપ્ત થઈ શકશે હા. અત્યારે સતયુગમાં ના હા, થાય હા, ખરી વાત. નિર્વિકલ્પ નિર્વિચાર નિર્વિકલ્પ વિકલ્પ निरीक्षक कोई प्रकार की इच्छा तो इसको है तुमको कैसा है हाँ सुधार्थ को इच्छा तुमको सुधार्थ हो गए अभी ये, ये बिजनेस सुधा हो गया हाँ, बराबर वो बिजनेस तुम्हारा नहीं है बराबर। तुम्हारा पड़ोसी है बराबर શરીર ઉપર મમતા આવી જાય છે આ શરીર માંદું પડી જાય ત્યારે શરીર ઉપર મમતા આવી જાય છે બીમાર પડે ત્યારે બીમાર પડે ત્યારે મમતા આવી જાય છે માંદો પડે ત્યારે બોલો ગુજરાત ભાષા બોલો ને એમની ભાષા <laughs> તેને જાણવાનું છે આ મૂળ જે છે એ વેદક સ્વભાવ નો છે જીવાત્મા અને અંતરાત્મા નાયક સ્વભાવ નો છે નાયક હા તો તમે અંતરાત્મા બેઠા છે અને જીવાત્મા એ બેઠા તમે જાણી છે કે જીવાત્મા અત્યારે વેદે છે અને તમે જાણો છો જાણકાર કોઈ છૂટતું નથી પણ તે આ ખ્યાલ નહીં હોવાથી આ એ રહી જાય પછી વેદના જુદી જ હોય છે વેદના તો થાય પણ જુદી કરવાથી બહુ અસર ના થાય જુદી કરવાથી બહુ અસર ના થાય અને મને થયું એમ કે ભાઈ ગયું બધું સમ્યક દર્શન પહેલા કે સમ્યક જ્ઞાન પહેલા શું કે છે સમ્યક દર્શન પહેલા કે સમ્યક જ્ઞાન પહેલા શું સમ્યક દર્શન પહેલું કે સમ્યક જ્ઞાન પહેલું સમ્યક જ્ઞાન નું ફળ સમ્યક દર્શન છે સમ્યક જ્ઞાન નું ફળ સમ્યક દર્શન છે તે પણ શ્રમિક નામ શ્રમિક આપડે અહીંયા આગળ દર્શન માંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે પહેલું દર્શન હા અને દર્શન જ્ઞાન નું ચારિત્ર પણ આ જ્ઞાન અનુભવ જ્ઞાન થાય અને પેલું શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન માંથી દર્શન ઉભું થવાનું શાસ્ત્ર સમ્યક શાસ્ત્ર નું સમ્યક જ્ઞાન તેમાંથી દર્શન સમ્યક દર્શન ઉભું થાય ત્યારે ઈશ્વર વિજયજી મહારાજ પદ વંદો દર્શન માન કહે છે કે બધી જે ક્રિયાઓ છે એનું મૂળ દર્શન એટલે યશો વિજયજી એમના પદમાં કે છે યશો વિજયજી એમના પદમાં કે છે એ બધી ક્રિયાઓનું મૂળ છે તો દર્શન છે દર્શન માં છે મુખ્ય દર્શન છે એમ કે છે જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન કે આ કયું ઝાડ છે નું ઝાડ છે એમ જ્ઞાન કરવા જઈએ તો બીજા બીજા ઝાડ સાથે દર્શન કરવાનું રહી જાય અને દર્શન એટલે સામાન્ય દર્શન સામાન્ય જ્ઞાન એ બધું હાથે દર્શન થાય અને એક એક વાર વિગતવાર કહીએ તો એક વાર થાય એટલે દર્શન ની જ કિંમત છે દર્શન ભટ્ટો ભટ્ટો દર્શન ભટ્ટો દર્શન માંથી ચારિત્ર ઉભું થાય દર્શન માંથી આપડે પણ સમ્યક દર્શન જે સાહેબ સંગીત આપી છે ને એમાંથી અનુભવ જ્ઞાન પ્રગટ થાય અનુભવ જ્ઞાન વિજ્ઞાન અને તે તેને ચારિત્ર જ હોય જ્ઞાતા દ્રષ્ટા એનું નામ જ ચારિત્ર બીજું કોઈ ચારિત્ર ને જ્ઞાતા દ્રષ્ટા પણ રહો ચારિત્ર શું નામ તમારું વસ્તીમલ વસ્તીમલ વસ્તી વસ્તીમલ વીએસસીઆઈએનએલ વસ્તીમલ ને જુઓ વસ્તીમલ શું કરાયેલા છે એટલે તે ચારિત્ર કહેવાય તમારું ચારિત્ર અને વસ્તુ ભરની ક્રિયા એ જ ચારિત્ર જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કે રાગદેશ થી થયા બીજી બધા રાગદેશ હોય એનો વિવેક કોણ કરે છે આ હું હું નચર કચરાઈ જઈશ એટલે જીવતો રહું એનો વિવેક કોણ કરે છે ના આપણે પોતે ટ્રેન નીચે આવી જઈએ તો કેવા એલર્ટ રહીએ છીએ હું ગાડીમાં કચરાઈ જઈશ કે જીવતો રહીશ એનો વિવેક કરે કોલ કરે ત્યારે પુરસાદ કોણ કરે વિવેક અંતરાત્મા નક્કી કરે વિવેક વિવેક અંતરાત્મા નક્કી કરે અંતરાત્મા એ કરે નક્કી કરે એક બુદ્ધિ તમારી હોય ને તે વિવેક કરે સદવિવેક કે આમ જઈશ કથે આમ કરીશ પછી જઈશ તમારી બુદ્ધિ કામ કરે યુ યોર સેલ્ફ બુદ્ધિ એટલે બીજું કઈ વસ્તુ યોર સેલ્ફ અને ભગવાન આત્મા બાજી જ નથી ભગવાન આત્મા સંદાસ જવાની શક્તિ નથી ભગવાન તમને પ્રકાશ એકલો જ આપે પ્રકાશ એકલો જ આપે તમારી જરૂરિયાત પ્રકાશ છે ને તે આપે તમે એની તમારી જવાબદારી પર કૂદી રહ્યા છો સાધામાં શું છે એકલો ક્રોધ મન બુદ્ધિ ચિત્ર અહંકાર પછી એના તો વિસ્તૃત બધા ક્રોધ માર માયા લોભ એ બધું બધું એ સામે છે એના આધારે તમે જીવો અને પ્રકાશ એમનો ભગવાન તમે અહીં ના પહોંચાય ત્યારે પ્રાર્થના કરજો હે ભગવાન મને અહીં પોસાતું નથી આવે તારી જાતો સમાવી દે ત્યારે આગળ બીજા સંજોગો ઉભા થાય સમજાય છે ભગવાન આમાં કશું હાથ કરતો નથી તમારી જવાબદારી છે તમે જો અંદર પર કસી દેશો તો વિવેક બધું તમારા હાથમાં દુર્વિવેક તમારા હાથમાં છે સદવિવેક તમારા હાથમાં વિવેક ભ્રષ્ટ તમે ખાવ છો તે તમે ખાવ છો એટલે નિરીક્ષિત એને લખ્યું છે દૂધ પાણી નો વિવેક કોણ કરે ત્યાં દૂધ ને પાણી નો વિવેક કોણ કરે જુદું પાલ પણ કરી સદવિવેક સદવિવેક દરેક જીવ પોતાની જે થાય છે એનું નામ વિવેક કરાય જગ્યા બે જાતની છે એમ ટેપ છે એમ છે સાઈડ ખોળે છે એનું નામ વિવેક સમજાય નહીં પેલો કઈ પ્રશ્ન તમારા પૂછવાનું કઈ રહેશે પેલા પ્રશ્ન માં આપડે કેવળ વિવેક ને વળગી રહ્યા વિવેક પૂર્ણ જીવે એવો રસ્તો કરો આપણે કેવળ વિવેક ને પૂર્ણ જીવન જીવીએ વિવેક ને જ વળગી રહીએ એવો રસ્તો કયો વિવેક પૂર્વક જીવન જીવીએ અને વિવેક ને જ વળગી રહીએ એવો રસ્તો કયો રહીએ વિવેક રહીએ વળગી રહીએ શું રહીએ હા બરોબર બરોબર જાગૃતિ જાગૃતિ આ ઊંઘો થતી રહે ઉગાડી વખતે ક્યાં કરે સાફ દાડો અને જાગૃતિ કેવી રીતે પ્રાપ્ત કરવાની એ અમે તમને કહી આપીએ એ બધું અમારા કર્મ ભસ્મીભૂત કરવા પડે જે આવરણ છે ને તોડી નાખવા પડે અનરેલ કરવા પડે ને પહેલા પ્રશ્ન પૂરો થયો એના વાહન મારફત આગળ વૈયક્તિક વિકાસમાં બાહ્ય તત્વ ફેરફાર શકે કેમ અને કરે તો શું કરે અને તેમ થઈ શકે તો એના ખોટા કર્મનું ફળ વાવેલું લડવામાંથી ઘણા બચી જાય રાષ્ટ્રમાં વિકાસ નથી એના કરે એને પુષ્કળ અકર્મ કર્યા હોય અને એવો મને જ્ઞાન આપે મારા અકર્મ નું ફળ જે મારા ભોગવવાનું એ તો બધું દૂર જ થઈ ગયું એમ થતું હોય તો પછી માણસોને બાહ્ય તત્વ આમાં જો અસર કરતું હોય તો દરેક જણા છે એ મને ખબર નથી મને ખબર નથી એટલે પૂછું તમને મને ખબર નથી કે બાહ્ય તત્વ એક માથા માથામાં દવા જાય શું થાય અને અસર થાય બાહ્ય તત્વ ની જ અસર છે બધી અસર બધી બાહ્ય તત્વ ની વાતા બધી બાહ્ય તત્વ ની કોઈ બોલ્યો નઈ કોઈ ગાળ બોલ્યો કચર બહાર અંદર કશું અસર નથી બહુ બાહ્ય તત્વ એટલે છે ને જ્ઞાન નો ઇન્ટરફરન્સ છે અથવા કોન્ટ્રીબ્યુશન છે એ હું કહું છું કઈ ગયા બધા આવી ગયા બધા આવી અંદર છે જ નહીં અંદર તો હેલ્થ પોતે વિકાસ પામે છે અંદર ગ્રાફ્ટિંગ પાવર છે મૂળ તત્વ છે અંદર અને ગ્રાફ્ટિંગ પાવર છે તે બહાર નું ગ્રાફ્ટિંગ કરીને પોતે વિકાસ પામે છે એટલે બધું જ્ઞાન બાહ્ય થી જ પાસ કરે ભણ્યા ગયા ક્યાંથી કરતા હતા ભાષી શીખ્યા બહાર થી થઈ પ્રશ્ન ખોરાકો બીજો પ્રશ્ન સંકલ્પ વિકલ્પ ભેગા સાથે ઉપાડીને ફરનારા સગારા ચંચલમન ને રીતે કેવું ચંચલમન છે એ ઠગારું છે એવું કોને કહ્યું તમને મારે એવું માનું છે કારણ કે મૂળ વસ્તુ પર આપણું ધ્યાન કેન્દ્રિત થવાનું નથી જગા પાપ લાગે મનને ઠગાવું કે છે પોતે ઠગાવા અને મનને ઠગાવું કે મન ઠગાવું હોય શકે મારું માનવું છે કે મૂળ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત થવા દેતું નથી તમારી બધી બોલ તો બહુ સારું મન તો મન તો બહુ સારી વસ્તુ હેલ્થિંગ પ્રોબ્લેમ છે મન તો તમે એને વિરોધી બનાવી અગર તો તમે એના વિરોધી થયા તો શું પ્રોબ્લેમ મન સગાડું હોય છે કે દુશ્મન પણ છે દુશ્મન પણ છે ફ્રેન્ડ પણ નથી દુશ્મન એ નથી તે તમારા ઉભે ઉભું કરેલા અભપ્રાયો માત્ર જ છે તમારા ઉભા કરેલા અભિપ્રાયો તેની ગ્રંથિ છે શું છે એ પોતે કોઈ સેલ્ફ વસ્તુ જ નથી તમારા ઉભા કરેલા અભિપ્રાયો એની ગ્રંથિ પડેલી ત્યાં અને એ ગ્રંથિ ફૂટે છે તમારા અભિપ્રાય પ્રમાણે ફૂટે છે ગરીબ છોકરા બહુ સારો છે અને કલાક પછી પ્યાલા ફરી નાખે તો ખરાબ છે તો એના કરતા કોલેજ સર્ટિફિકેટ સારું આ બાપ સર્ટિફિકેટ આપે આવું છોકરાને એના કરતા કોલેજ સારું થઈ સારું કેમ બોલે એ વસ્તુ નથી ઈશ્વર સાધનામાં મન માંદરા જેવું ભરોસો કરવા જેવું નથી લાગતું પણ માઇન્ડ કામ કરો છે ને પ્રભુ ભક્તિમાં ખરા તું ખરું ને બેંકમાં રૂપિયા ગણતી વખતે હોનાઈ જલસોવટી હોનાઈ જલસોવટી કોલ કરતી વખતે એકાગ્ર રહે છે નહીં તમારે જોયું યાર રહેશે ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ પૂર્ણામાં રૂપિયામાં છે એટલે રહેશે ઇન્ટરેસ્ટ કરવાનો છે માઈ નો દોષ નથી માઈ દોષ તમારી માથી કઈ થાય નહીં આ ફેરી કરી પડે કરનાર હોય તો મન જોડે પણ ના કરો મારે એટલું ઠેકાણ ના લાવો એક દાદા ઠેકાણ લાવી શકો નહીં તમે પાંચ મિનિટ નહીં પાંચ મિનિટ નહીં હા એટલે મન મન વસ્તુ બરોબર મનને મનને જીતે એ આખા જગત ને જીતી ગયો હવે એને નાખો કેવી તમે ખાણા માટે ઢોરો કાઢી પછી એને નાખો તમે મન ક્યાં આગળ લખાવડાવ્યું હું વધારે નથી બેઠો છું એટલે મારો નંબર લાગે એટલે નજીક બેઠો છું મારો નંબર પહેલો લગાડો એમ કે બીજું પ્રશ્ન પર ન કરો પ્રશ્ન હોય તો લંગડા માણસ પાર પર ચડી શકે પ્રભુની કૃપા હોય તો પ્રભુ નો ભય હતી ના ચડાય પ્રભુ જાતે ના ચડી શકે ભગવાન જાતે ના ભગવાન તો લગડા થયો ચડી શકાત નહીં હા હું લગડો ના ચડાય પ્રભુ શું કરાવવાના તો પોતે પોતાની ઓળખ થાય સરસ થઈ જાય સેલ્ફ થઈ જાય તમે સેલ્ફ ક્યાં થશે અંધેર છે રાજા ક્યાં કોણ રાજા અને કોણ પ્રજા બધું અવધું થતું એને કોન્સ્ટિટ્યુશન માં લાવવું પડે બંધારણ કર્યું છે હોમ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બંધારણ બધા કરી છે તમે કર્યું છે ને કરી આપ્યું છે ને કોન્સ્ટિટ્યુશન સિવાય કેવી થાય છે કોઈ ઘરેલું કોન્સ્ટિટ્યુશન એટલે ભગવાન આત્મા કશું નહીં ભગવાન તો પોતે લંગડા હાથ ચડાય નહીં કૃષ્ણ ભગવાન આમ કઈ ગયા ને એ મારી ખરા ભગવાન કોને ગયા છે જે જ્ઞાની પુરુષ છે ને તે ચડી જાય જ્ઞાની પુરુષ લગડા ના ચડે પેલા ચડે કૃપા પછી બીજું કઈ પૂછવાનું છે સાધન કરી પ્રભુ લઈ જાય છે એક પ્રભુના અંશ ને પરમ તરફ લઈ જશે શરીરનું પ્રભુ પ્રાપ્તિમાં સાધન ટીકન હા મનુષ્ય શરીર બહુ મહત્વ છે પણ શરીર તો આવું અનંત અવતાર મળ્યું કોન્સ્ટિટ્યુશન કર્યું નહીં એટલે બધું યુઝલેસ કર્યું બધું ક્વોન્ટિટી કેવું થયું લાઈટ શું લાગે છે નહીં કરવો જોઈએ તમારે એ તો શોધી રહ્યો છું એ તો શોધી એ તો શોધી રહ્યો છે મનુષ્ય બળી બહુ છે પણ જો સાધન મળી આવે અને કોન્સ્ટિટ્યુશન પોતાના કાબુમાં આવે તો આશ્રય ની બહુ નિંદા કરી છે લોકોએ મને લાગે છે કે એ તો સાધક જો તરીકે સમાજમાં રહ્યો આપણે સાધન નિંદા કરી ઘણા લોકો શરીરને માટે કહ્યું છે આપણા શરીરમાં શરીરમાં ઓછું મહત્વ આપ્યું છે પણ શરીર તેને લઈ જવાનું સાધન તરીકે મહત્વનું છે સચિદાનંદ નો ખરો અર્થ પડે મુક્ત હાસ્ય વિધાઉટ એની ટેન્શન ચિદાનંદ સરસ બધા ને ના નહીં ઘણા માણસો ઘણા સંજોગમાં કરી શકે પણ તે જ્ઞાની નથી હોતા મુક્તાર્થ ઘણા લોકો ઘણા સંજોગોમાં કરી શકે છે પણ તેઓ જ્ઞાની નથી હોતા ખૂબ વિરલ જ સાચા સચિદાન વાળા હોય છે કાકા સચિદાન વાળા તો કોક વર્લ્ડ માં એકાદ હોય બે બે હોય નહીં અજોડ હોય અજોડ ને જોડી ના હોય એટલે મુક્ત હાસ્ય એ સિવાય બીજી બધી બહુ ચીજો હોય હરેક પ્રકારની ચીજ તમે માગો એ ભલે તમે જે માગો ને તો બધી મળે એટલે આ વ્યાખ્યા તમે પૂરેપૂરી વિકસાવો આગળ આની વ્યાખ્યા જેનું ચિત્ત પોતાના આજ્ઞામાં નિરંતર રહે છે એ સચિદાનંદ જેનું ચિત્ત સહેજે ભટકે આગળ પાછું ગાળ દેતો ભટકે માર બાળ દે રહી દુનિયાની કોઈ અસર ચિત્ત ને થાય નહીં એ ચિત્ત સચિદાનંદ શું ચિત્ત હોય ત્યાં સુધી તમારી પાસે વાત કરો અત્યારે અજુત ચિત્ત છે ચિત્ત અજુત છે એટલે ભટકે છે હજી તમારી ઓફિસ માં શું આવે સંસ્કૃત છે ચિત્ત ના આનંદ સમજ્યા પણ સત્ય શબ્દ છે વિચિત્ર છે કે એનો એનો સત એટલે સત અગર રિલેટિવ સત થઈ ગયા તમારા માટે જે સત હોય તે મારા માટે અન્ય પણ હોય સત શબ્દ અવિનાશી આ જગત નું સત્ય નહીં આ જગત નું સત્ય અવિનાશી સત્ય છે આ જગત નું માનેલું સત્ય એ વિનાશી સત્ય છે અને મૂળ સત એ અવિનાશી છે સનાતન છે સનાતન ચિત્ત ચિત્ત એટલે જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન જેવું કરે ચિત્ત કહેવાય એ પ્યોર જ્ઞાન પ્યોર દર્શન અને સનાતન એનું ફળ છે તે આનંદ એનું ફળ રિઝલ્ટ આનંદ અચૂત ચિત્ત રિઝલ્ટ સાકારેજ ની અસાકારી ની સુખ અને કલ્પિત કલ્પિત સુખ ને કલ્પિત દુઃખ સાચું સુખ એક પણ વાર જોયું ના હોય સાચું સુખ જોયા પછી એ સનાતન હોય તો અનુભવ આવે સનાતન હોય તો એટલે સત આવી નાખી અને આ જે સત્ય છે વ્યવહારમાં એ વિનાશી શું નામ છે આપનું હરિકેશન હરિકેશન સાચી વાત છે લેબલ લગાવેલું છે ઓળખાય કરીને રિયલ એ રિયલ સનાતન અને કોઈ પણ વસ્તુ રિલેટિવ ટુ અને આ બધું રિલેટિવ ટુ છે ને રિલેશન સત્ય રિલેશન માં નથી સત્ય રિલેટિવ શું છે તમારું સત્ય જુદું હોય પેલા તમે સત્ય દરેક સત્ય જુદા જુદા હોય અને સત્ય બધા એક જ હોય બીજું કઈ પૂછવું છે પછી ના ના શબ્દ તમે વાપર્યા હતા બીજો કોઈ છે જ હોય એને સત કહેવાય એનો બીજો કોઈ અર્થ જ નથી આ વર્લ્ડમાં એકમ વૃત્તિ છે એક અનુભૂતિ છે વર્ણનથી કે વાતચીતથી કે થી સમજાય વસ્તુ નથી પ્રશ્ન બની શકે પોતે સત્ર આ નહીં થતો એક અનુભવ છે સંસારમાં આપતા કામ કરે ત્યાર સુધી એટલું ના કહેવાય પોતે મૂળ અર્થ પ્રકટ કરો સર્જન હારું છે સાહેબ સંદેશ આવી જાય એટલે એકદમ સબક પ્રાણી આવી જાય કે તરત કામળ થઈ જાય નિર્વિચારી અને નિર્વિકારી દશા સંપૂર્ણ જાપ કરી જાગૃતિ રહે તો બધું જ રહેશે જાગૃતિ કાઢતી રહે તો કાઢતી ક્ષત્રિયો કિસન થઈ ગયા વાણિયા માગતા રહ્યા ક્ષત્રિયો તીર્થંકર થઈ ગયા અને વાણિયા માત્ર રહ્યા નિરીક્ષર નિરિકલ્પ બધું કમ્પ્લેટ તમારે તમારી ધ્યાનમાં રહેશે હું શુદ્ધાત્મા ધ્યાનમાં રહેશે ને એ ધ્યાન જ શુક્લ ધ્યાન મૂળ વૃદ્ધાત્મક જે આપણા ધ્યાનમાં રહે એ શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન હા જ્યાં સુધી ભૂલ ભૂલ થાય નહીં જ્યાં સુધી ધ્યાનમાં ના આવે ધ્યાનમાં ના આવે તો સુધી એને શુક્લ ધ્યાન ના કહેવાય અને શુક્લ ધ્યાન છે જે પદવી સત્યુગમાં પ્રાપ્ત ના થાય પ્રાપ્ત થઈ શકે સત્યુગમાં ના થાય નિર્વિકલ્પ નિર્વિચાર નિર્વિકલ્પ વિકલ્પ નિરીક્ષણ कोई जगह नहीं इच्छा तो इसको है तुमको कह रहा हाँ शुद्धात्मा को इच्छा तुमसे शुद्धात्मा हो गए अभी ये ये बिजनेस जुड़ा हो गया बराबर वो बिजनेस तुम्हारा नहीं है तुम्हारा पाड़ोसी है शरीर સગીર પર મમતા આવી જાય છે આ શરીર માંદું પડી જાય ત્યારે શરીર ઉપર મમતા આવી જાય છે બીમાર પડે ત્યારે બીમાર પડે ત્યારે મમતા આવી જાય છે માંદો પડે ત્યારે ગુજરાતી ભાષા બોલો છે ધ્યાન જાગૃતિ કબરી આ જે છે તેને જાણવાનું છે આ મૂળ જે છે એ વેધર સ્વભાવ છે જીવાત્મા અને અંતરાત્મા નાયક સ્વભાવ નો છે નાયક ભાવ હા તમે અંતરાત્મા દશા છે અને જીવાત્મા એ દશા જાણી છે કે જીવાત્મા અત્યારે વેદ છે અને તમે જાણો છો જાણકાર પર છૂટતું નથી પણ તે આ ખ્યાલ નહીં હોવાથી આ એ રહી જાય પછી વેદના જુદી જ હોય છે વેદના રોજ થાય જુદી કરવાથી બહુ અસર ના થાય જુદી કરવાથી બહુ અસર ના થાય અને મને થયું એમ કે સમ્યક દર્શન પેલા કે સમ્યક જ્ઞાન પેલા શું કે છે સમ્યક દર્શન પેલા કે સમ્યક જ્ઞાન પેલા લક્ષણ જ્ઞાન નું ફળ કન્નેર છે તમને જ્ઞાન નું ફળ કન્નેર દર્શન છે તે પણ કનિક નામ ક્રમિક આપણે અહીંયા આગળ દર્શન માંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે પહેલું અને દર્શન જ્ઞાન નું ચારિત્ર પણ આ જ્ઞાન અનુભવ જ્ઞાન થાય અને પેલું શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન માંથી દર્શન ઉભું થવાનું શાસ્ત્ર શાસ્ત્ર નું સમ્યક જ્ઞાન કર્મથી દર્શન સમ્યક દર્શન ઉભું થાય ત્યારે ઈશ્વરજી મહારાજ મહોપાધ્યાય ઈશ્વરજી કહે છે કે જે પ્રમાણ રે ચારિત્ર તરુણરી ફલિયો સુખ નિરવાણ જે લઈએ સંકિત દર્શન ભલિયો રે ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદો દર્શન પદની પૂજામાં આમ કરે કે બધી એ ક્રિયાઓ છે યશો વિજયજી એમના પદમાં કે છે કે બધી ક્રિયાઓનું મૂળ છે તો દર્શન છે દર્શન છે મુખ્ય દર્શન છે એમ કે છે હા જ્ઞાન જ્ઞાન જોવાથી જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન કે આ કયું જાત છે આબા નું જાત છે કે એમ જ્ઞાન કરવાથી તો બીજા બીજા જાહેર દર્શન કરવા રહી જાય અરે દર્શન એટલે સામાન્ય દર્શન સામાન્ય જ્ઞાન બધું હાથે દર્શન થાય અને એક એક વાર વિગત વાર કહીએ તો એકલા નું થાય એટલે દર્શન ની કિંમત છે બંધન ભટતો ભટતો બંધન ભટતો દર્શન માંથી ચારિત્ર ઉભું થાય દર્શન માંથી આપણે પણ દર્શન જે સાહેર સંકેત આપે છે ને એમાંથી અનુભવ જ્ઞાન પ્રગટ થાય અનુભવ જ્ઞાન વિજ્ઞાન અને તે તેની જોડે ચારિત્ર જ હોય જ્ઞાતા દસ્તા પણ એનું નામ જ ચારિત્ર બીજું કોઈ ચારિત્ર ને જ્ઞાતા દ્રષ્ટા પણ રહો ચારિત્ર જુઓ વસ્તીમલ જુગાયા છે એટલે ચારિત્ર કહેવાય તમારું ચારિત્ર અને વસ્તુની એક ચારિત્ર જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કે રાગદેશ થી રહીત થયા બીજી બધા બાબતમાં રાગદેશ હોય ના થાય એટલા માટે કોણ ગળે છે એનો વિવેક કોણ કરે છે હું નથી કચરે જઈશ એટલે જીવતો એનો વિવેક કોણ કરે છે આપણે કે જીવતો રહીશ એનો વિવેક કરે કોલ કરે પુરુષાર્થ કોલ કરે વિવેક તો અંતરાત્મા નક્કી કરે વિવેક તો અંતરાત્મા જ નક્કી કરે અંતરાત્મા જ નક્કી કરે વિવેક વિવેક અંતરાત્મા નક્કી કરે અંતરાત્મા શું એ કરે નક્કી કરે એક બુદ્ધિ વાળી હોય ને તે વેગ કરે સદવેગ કામ દે કચરી દે આમ કરે પછી દે તમારી બુદ્ધિ જ કામ કરનાર યુ યર સેલ્ફ બુદ્ધિ એટલે બીજું કોઈ વસ્તુ ને યર સેલ્ફ અને ભગવાન આત્મા બાજી જ નથી ભગવાન આત્મા સંદાસ શક્તિ નથી ભગવાન તમને પ્રકાશ એકલો જ આપે છે પ્રકાશ એટલો જ આપસ તમારો છે ને તે આપસ તમે એની મેળે તમારી જવાબદારી પર કૂદી રહ્યા છો તાર સાધનમાં શું છે કે ક્રોધ મન બુદ્ધિ ચિત્ર અહંકાર પછી એના વિસ્તૃત બધા ક્રોધ માન માયા લોભ એ બધું બધું એ સામગ્રી છે એના આધારે તમે જીવો અને પ્રકાશ એમનો ભગવાનનો તમે એ ના પોસાય ત્યારે પ્રાર્થના કરજો હે ભગવાન મને પોસાતું નથી આવે ત્યારે પોસાવી લે ત્યારે આગળ બીજા સંજોગો ઉભા થાય સમજાય ભગવાન તમારી જવાબદારી છે તમે જો અંદર કચરી દેશો બધું તમારા હાથમાં દુર્વિવેક કરી તમારા હાથમાં છે સરદ વિવેક કરી તમારા હાથમાં વિવેક ભ્રષ્ટ તમે થાવ છો તે તમે થાવ છો એટલે નિરીક્ષિત એમને છે દૂધ પાણી વિવેક કોણ કરે છે દૂધ ને પાણી નો વિવેક કોણ કરે પાલન કરતા સદવિવેક સદવિવેક દરેક જીવ પોતાની શેઠ ખરેખર છે એમનું વિવેક કહેવાય જગ્યા બેર દર્દી છે એમ શેઠ છે શેઠ છે પ્રશ્ન તમારા પુરસાઓ કરી છે કેળા પ્રયત્નમાં આપણે કેવળ વિવેક ને જ વળગી રહીએ વિવેક પૂર્ણ જીવે એવી એવો રસ્તો કરો આપણે કેવળ વિવેક ને પૂર્ણ જીવન જીવીએ વિવેક ને જ વળગી રહીએ એવો રસ્તો કયો વિવેક પૂર્વક જીવન જીવીએ અને વિવેક ને વળગી રહીએ એવો રસ્તો કયો એટલે કે વિવેક પૂર્વક આપણે જીવીએ અને વિવેક ને વર્ગી રહીએ વિવેક ને વર્ગી રહીએ વર્ગી રહીએ વળગી રહીએ હા બરોબર જાગૃતિ જ રે જાગૃતિ આ ઊંઘો તો સ્થિર રે ઉગાડી વખત નહીં ક્યાં કરે સાફ દાડો જાગૃતિ કેવી કેવી પ્રાપ્ત કરવાની આપણે છે જાગૃતિ કેવી રીતે પ્રાપ્ત કરવાની એ અંદર અંદર તૈયાર છે એ બધું અમારા કર્મ ભસ્મીભૂત કરવા પડે જે આવરણ છે ને તોડી નાખવા પડે કરવા પડે ત્યારે પ્રશ્ન પૂરો થયો husband, દેહ મનુષ્ય વાહન મારફત આગળ વધુ પ્રગતિ પ્રાપ્તિ કરતો હોય તેમાં એના વૈયક્તિક વિકાસમાં બાહ્ય તત્વ વેપાર કરી શકે કેમ અને કરે તો શું કરે અને તેમ થઈ શકે તો એના ખોટા કર્મ નું ફળ વાવેલું લડવા પરથી ઘણા બચી જાય વિકાસમાં ફેર ના કરે એમને પુષ્કળ અકર્મ કર્યા હોય અને વ્યવસ્થિત મને મારા અકર્મ નું જે મારા ભોગવવાનું એ તો બધું દૂર જ થઈ ગયું બાહ્ય તત્વ અમારે જો અસર કરતું હોય તો દરેક જણા છે એ મને ખબર નથી મને ખબર નથી એટલે પૂછું તમને મને ખબર નથી બાહ્ય તત્વ એક માર માથામાં દા જાય શું થાય અને અસર થાય બાહ્ય તત્વ ને જ અસર છે અસર જ બધી બાહ્ય તત્વ ની વાર્તા વાર્તા બધી બાહ્ય તત્વ ની બોલ કોક બોલ્યો નહી કોક ગાળ બોલ્યો ખતર બહાર અંદર પછી છે લખ્યું છે દૂર થનારો જે જ્ઞાન થી દૂર કરનારો દૂર કરનારો જે તત્વ એને કઈ ગયા બધા આવી ગયા બધા છે આવી ગયા બધા સત્તર બહાર થી અંદર અંદર તો હેલ્થ ગ્રાફ્ટિંગ કરે છે બહાર નું ગ્રાફ્ટિંગ કરી એટલે પોતે વિકાસ પામા છે અંદર ગ્રાફ્ટિંગ પાવર છે મૂળ તત્વ છે અંદર અને ગાસ્ત્રિક પાવર છે એટલે બહાર નું ગાસ્ત્રિક કરીને પોતે વિકાસ પામે એટલે બધું જ્ઞાન બાહ્ય થી જ પ્રાપ્ત કરે ભણા રહ્યા હતા ક્યાંથી કરતા હતા બહાર થી શીખ્યા બહાર થી પ્રશ્ન ભરાડ દો બીજો પ્રશ્ન સંકલ્પ વિકલ્પ ભેગા સાથે ઉપાડીને ને નાશવું કેવી રીતે કેવું ચંચળમન છે ઠગારું એ ઠગારું કેવું પણ કહ્યું તમને અને એવું માનવું છે કારણ કે મૂળ વસ્તુ ઉપર આપણું જાણ ક્યાંથી ફર જ કરશે મન ઠગડાવું હોય છે મારું માનવું છે કે મૂળ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત થવા દેતું નથી તમારી બધી ભૂલ બહુ સારું મંત્ર મંત્ર બહુ સારી વસ્તુ પ્રોબ્લેમ છે મંત્ર તમે એને વિરોધી બનાવી અગર તો તમે એના વિરોધી થયા છો શું થયું પ્રોબ્લેમ મારી સહકાર હોય છે કે નહીં દુષ્કર્મ છે દુષ્કર્મ દુશ્મન પણ છે ફ્રેન્ડ પણ નથી દુશ્મન તેની ગ્રંથિ છે શું છે એ પોતે કોઈ શર્ત વસ્તુ જ નથી તમારા ઉભા કરાયેલા અભિપ્રાયો એની ગ્રંથિ પડેલી ત્યાં અને એ ગ્રંથિ ફૂટે છે તમારા અભિપ્રાય પ્રમાણે ફૂટે ગરીબ છોકરાને તો બહુ સારો છે અને કલાક પછી ચાલવા ફરી નાખે તો ખરાબ છે તો એના કરતા કોલેજ સર્ટિફિકેટ સારું બાર સર્ટિફિકેટ આપતા આવું છોકરાને કરતા કરતા કોલેજ તો સારું જ નહીં સારું કેમ બોલે એ વસ્તુ નથી ઈશ્વર સાધનામાં મન માંડરા જેવું ભરોસો કરવા જેવું નથી લાગતું creator of mind. You are whole and soul creator. પ્રભુ ભક્તિ માં હરે ભરો ને બેંક માં રૂપિયા ગણતરી થશે होनाई गजबदी होनाई गजबदी बोल करके रहते एकाग्र रहते कि नहीं खबर यार mind is not wild man is wild ના એકાદ વર્ષે જ તમે હતું એનો ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ સોળામાં રૂપિયામાં છે એટલે રહેશે ઇન્ટરેસ્ટ બદલવાનો માઇન્ડ નો નથી માઇન્ડ ઇન્ટરેસ્ટ કેવી એક ડગર જગવાન લાવી શકો નહી તમે પાંચ મિનિટ નહીં પાંચ મિનિટ નહીં હા એટલે મન મન વસ્તુ છે મન ને મન ને જીતે એ આખા જગત ને જીતી ગયો એને નાખો કેવી રીતે આપણે કાણામાં છે દોડો કાઢી પકડવાનો એને નાખો હું મધરાઈ નજીક બેઠો છું એટલે મારો નંબર લાગે એટલે તમારાથી વધારે નજીક બેઠો છું મારો નંબર પહેલો રાખવામાં લગાડો એમ કે છે બરાબર પછી બીજું પ્રશ્ન કરનાર કોને પ્રશ્નાર પર હોય તો લંગડા માણસ પાગ પર ચડી શકે પ્રભુની કૃપા હોય તો પ્રભુ નો ભય હોય ના ચડાય પ્રભુ જાતે ના કરી શકે ભગવાન જાતે કૃષ્ણ ભગવાન જો લગડા થયો ચડી શકે આ હું લગડો નડશે પોતે પોતાની મેળો થાય તો થઈ જઈ ગઈ થઈ જાય તમે ઘેર ક્યાં છો અંધેર છે રાજા ક્યાં કોણ રાજા ને કોણ પ્રજા બધું ઊંધું છે એને કોન્સ્ટિટ્યુશન મળાવવું પડે બંધારણ કર્યું છે કોન્સ્ટિટ્યુશન સિવાય કેસ થાય છે ભગવાન આત્મા ભગવાન પોતે લંગડા ચડાય નહીં કૃષ્ણ ભગવાન રામ કરી નહીં કરતા ને એ મારી ખરા અરે ભગવાન પડે ગયા છે જે જ્ઞાની પુરુષ છે ને જ્ઞાન ચડી જાય જ્ઞાની પુરુષ લગાડ ના ચડે ખીરાણ ચડે કૃપાથી કૃપાથી પછી બીજું કઈ પૂછવાનું છે સર્વૃત શરીર ઉત્સાહ ધર્મ પાલન સાધન કરી પ્રભુ લઈ જાય એક પ્રભુ ના અંશ ને પરમ તત્વ તરફ લઈ જ રહેશે પ્રભુ પ્રાપ્તિ માં સાધન કીર્તન હા મનુષ્ય દર્શન શરીર તો આવું અનંત અવતાર કર્યું ક્વોન્ટિફિકેશન કહ્યું નહીં એટલે બધું યુઝલેસ રહ્યું ક્વોન્ટિફિકેશન કેવું થયું વાયરિંગ કેમ લાગે નહીં કરવાનું કે તમારે શોધી છો સાધન મળી આવે અને કોન્સ્ટિટ્યુશન પોતાના કાબુમાં આવે તો આશ્રય ની બહુ નિંદા થઈ છે લોકો એટલે છે મને લાગે છે કે એ તો સાધન જો તરીકે સમાચાર રહ્યો આપણે નિંદા કરી છે શરીરને માતા કરાવી છે આપણા શરીરમાં શરીરનું ઓછું મહત્વ આપવું છે પણ શરીર તેને લઈ જવાનું સાધન તરીકે મહત્વનું છે આ સચિદાનંદ મુક્ત અક્ષર થી માલમ પડે મુક્ત હાસ્ય વિથઆઉટ એની ટેન્શન સહસ્તર ચિરાનંદ સદક સમજાય છે ઘણા માણસ તો ગ્રહ સંજોગમાં કરી શકે પણ તે સંજોગોમાં કરી શકે છે પણ તેઓ જ્ઞાની નથી હોતા ખૂબ વિરલ જ કરતા સચિદાન વાળાઓ છે સાચા સચિદાન વર્લ્ડમાં એકાદ હોય બે હોય નહીં અજોડ હોય અજોડ જોઈ ના હોય એટલે મુક્ત હાસ્ય એ બીજી બધી બહુ ચીજો હોય હરેક પ્રકારની ચીજ તમે માગો એ ભલે તમે જે માગો નહીં એ બુદ્ધિ મળે કેટલા બધા નક્ષત્ર તો પૂરેપૂરી વિકસાવો એટલે આની વ્યાખ્યા પૂરેપૂરી વિકસાવો એક પોતાના આજ્ઞામાં નિરંતર રહે છે એ સરખી રહ્યા નથી ધરતી દુનિયાની કોઈ અસર ને થાય નહીં એ ચિત્ર ચિરાડ તમારી હટાવે અદભુત ચીજ છે ચીજ તો અદભુત છે એટલે ભટકે છે હજી તમારે વાપીસ કરો જ નથી પણ આગળ જાય ટેબલ ખુરશી એવું દેખે ટેબલ કેવું છે તે બધું જોઈને પછી પાછું આવે ભટક ભટક ભટક ભટક ભટક કર્યા કરે એટલે આપણે નાતું છે ને શબ્દ જે છે ચેતનારા આ તો સંસ્કૃત લક્ષ્ય આનંદ સમજે પણ સત્ય શબ્દ છે જ વિચિત્ર છે કે તમારા માટે જે મારા માટે આ જગત નું સત્ય નહીં આ જગત નું સત્ય નિરાશી સત્ય છે આ જગત નું માનેલું સત્ય એ વિનાશી સત્ય છે અને મૂળ સર એ અવિનાશી છે સનાતન છે સનાતન ચિત્ત ચિત્ત એટલે જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન ભેગું કરે ચિત્ત કહેવાય પ્યોર જ્ઞાન પ્યોર દર્શન અને સનાતન એનું ફળ સત્યાનંદ એનું ફળ રિઝલ્ટ આનંદ અશુદ્ધ ચિત્ત એનું રિઝલ્ટ જાતા હોય સનાતન હોય તો અનુભવ માં આવે સનાતન હોય તો એટલે સત એટલે આવરી નાખી અને આ જે સત્ય છે વ્યવહારમાં એ વિના હરિકિશન હરિકિશન સાચી વાત છે અને કોઈ પણ વસ્તુ રિલેટિવ ટુ આ બધું રિલેટિવ ટુ છે ને રિલેશન રિલેશન માં નથી સત્ય રિલેટિવ ટુ છે તમારું સત્ય જુદું હોય તેરા સત્ય જુદું હોય દરેક પર ખર્ચે જુદા જુદા હોય અને ખર્ચ ભરવાનો એક જ હોય બીજું કઈ પૂછવું જ એમ નથી સત્ય બીજો કોઈ એને સત કહેવાય એના બીજો કોઈ અર્થ જ નથી આ વર્લ્ડમાં સત્ય એકમનું વૃત્તિ છે એક અનુભૂતિ છે વર્ણનથી કે વાતચીતથી એ બુદ્ધિથી સમજાય એવો વસ્તુ નથી પ્રશ્ન સત્ય અર્થ આ નહીં થતો અર્થ નથી એક અનુભવ છે અર્પણ એન્ટર કેવા હતો અર્પણ હેન્ડલ કેવા હવે સ્પીડ થાય છે મુક્ત હેન્ડલ જરા ચિંતા મુક્ત થઈ ગયા પણ શાંતિ આપી વાજબી રીતે ઉપાડીને એ લોકોને સુખ ન એ બધા સુખ છે અને ઉભા આપવાની છે તારો ભાઈ કાપો હા નામ ના દેખવે તમારે કેમ નિવાડો લાવવા છે લાવવાનું લાવવું વૃક્ષ જાણ ચિઠ્ઠી પાડી આવે વૃક્ષ જાણ ચિઠ્ઠી પાડી આવે ત્યાં દેવું તો જરૂર છે ભગવાન કરશે ખરું ભગવાન જે કરશે ખરું ભગવાન આ તો चोर के चोर है क्या कर रहा मैं चोर मरे नहीं पर ये इसका पर पर भगवान એટલે એ માણસ નું કર્તવ્ય છે એ માણસ નું કર્તવ્ય તો છે ગોરી ભગવાન જો કરવાતો હોય તો પછી આપણે ધ્યાન ના હોય ભગવાન નસીબ વાળા મારે પોતાની જે ખંડવાળી કરશે પોતાની રિસ્પોન્સિબિલિટી કે ચોરી કરે એનું ફળ છે દાન આપશે એનું ફળ મળશે સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો દુઃખ જોઈતું હોય દુઃખ આપો જે જોઈતું હોય આપવું શાંતિ તો કરવું છે ને એ કરી આપીશું આપડે દુકાન હોય એ દુકાન નું એક જ નામ હોય જુદા જુદા હોય પણ ગુરુજી વગર કોણ બતાડે ગુરુજી બધા બહુ છે ગુરુજી નામે બતાવો શું કરશે ફલાણા આચાર્ય ફલાણા આચાર્ય ખબર નાથા નાથા પત્રાચાર્ય એવું નામ થાય નામ લખાય एक मारे की મન વચ્ચે મુક્ત છે એમ મને બીજું કોઈ પણ વ્યક્તિ કે એટલે મન વચન કાયાથી મુક્ત છે એવું કોઈ પણ વ્યક્તિ છે તો મારે માની લેવું કે સાચા ગુરુજી છે મને કઈ એનો ક્રેડિટ માની ના આપણે તપાસ કરવી જોઈએ તો કહેવાથી માની એને કેવું છે તો મારો નિવેડો લાવો હાથ જો પુષ્કળ થયો પર મનાર બંધેલો થયો અનુભવ આ સાચા ગુરુ છે ચોક્કસ કોઈ એને ખરી ગુરુ આ ભાવ કરીએ તો ક્ષમાના આપણે સહજ ક્ષમા મારીએ તો ક્ષમા પડે ગમે જો કરીએ તો ક્ષમા પડે પછી સરળ હોય આપડે ભાવ ધોરણ નું અક્ષેત્ર લે ને જે લક્ષ્મી અને સ્ત્રીને હવે આ બધા કેટલા લક્ષ્ય હોય અને પછી બુદ્ધિ ના હોય સારો વૃત્તિવાળા વૃત્તિવાળા ઉપર આપડે વૃત્તિવાળા વૃત્તિવાળા બોલર બોલા વાત બુદ્ધિ વગરનો માણસ છે પછી આચરણ માત્ર મળે છે આપણને મનથી એક સેકન્ડ ને ખબર પડે યોગ્ય રીતે તમને બુદ્ધિ નથી તો થઈ જાય ચાલે પણ કોઈ ના હોય મારા બુદ્ધિ કે આપણે મોક્ષ જવું હોય તો બુદ્ધિ ના પ્રમાણ વાંચી દેવા બુદ્ધિ નહીં હોય તો થશે પછી ત્યાં ગુરુ દેવતા મુક્તિ આપણે માણસ જન્મ્યો ત્યાંથી બુદ્ધિ ના સ્તરે જીવે છે આપણે એવું જાણીએ છીએ કે ઘણા ઘણા બુદ્ધિ ના સારે મોક્ષ ગયા છે પ્રગતિ કરો બુદ્ધિ પ્રગતિ કરાવે છે પણ સુરત છે પડી જાય અમારે સુરત સુધી તો જવું હોય આગળ જવું ભાઈ તો એ બધા ગુરો છે એ ગુરો કેવો હોય કે આગળ ચાલે આપણે પાછળ ચાલીએ સાઈડ રસ્તા હોય એટલે ડિસિઝન એ લે એટલે આ સાહેબ માંથી આ રસ્તે ચાર બધા છે એટલે ચાલો આપણે નક્કી થાય એની શબ્દ ના કરે પણ ભાઈ આપણે જોઈ જોઈએ આગળ મારી માણસ કરી દેવાય લાઈને એને જરૂર રાતે બહાર બહાર બહાર પડતો મરતો ચાલે પછી એવું દિન ભરવાનું બુદ્ધિ જો સુરત સુધી પહોંચાડે એના સુરત થી એટલે ક્યાં એટલે ક્યાં બુદ્ધિ જ્યાં આપણે એટલે તમારા બુદ્ધિ જાય ખરા સાહેબ બધા પર તમારી કરતી છે તો કરશે બુદ્ધિ રેટ કરતા આ રેસકોર્સ ના ધોરણ છે ને અને બુદ્ધિ પર જ્યાં હરી થઈ હોય એ રેસકોર્સ ક્યાંય ના અને બુદ્ધિ ના હોય તો હરી કહેવાય એના હરી એને હરીફ તો ઉઠે ને બુદ્ધિ વાળો મને કહો વરુણો હતા એટલે બુદ્ધિ એકદમ ના હોય તો આપણે જે ખ્યાલ અને એક બહુ મને બહુ ગમી વાત વાળી હવે બે તમે ચાર મોકલી ચાર વાત થઈ કૃષિ કરી જતો જાય વાત કરી કેમ તમે કાલે રાતે ઊંઘ જ ના આવી બહુ મોટા ના આવી છે તમારે ના આવી તો તારા આસપાસ સત્તા જ નથી આ તું માની કરતો આવે તમે ઉઠવાના બાબતમાં કે છે તમારી ઘડિયાળ ઉઠી છે ત્યાં ઉઠવા મળે આ ઘડિયાળ ઉઠતું પણ ઘડિયાળ ઉઠાવો અમારો ઉપનારો આવ્યો વગર વિચારે થોડા ભગવાન પર શું કરો ભગવાન પર કંટાળી ગયા છે આપણે ભગવાન ને ખર પતન શું કામ આવી આપણે ભગવાન ને ત્રીજો પુરુષ ને થર્ડ પર્સન માની લઈએ છીએ આપણે પોતાના છે નથી માનતા થર્ડ પર્સન છે તમે પોતાના કહો છો નામ થર્ડ પર્સન ફર્સ્ટ પર્સન છે ત્યાં બધું થર્ડ બનાવેલી બોલો દીધું my God my God mike કેનાર ગોડ ગોડ દીધો ભગવાન ની વ્યાખ્યા શું હશે I without my is God. I with my is ના એની ટિકિટ ખોલી છે પણ નીકળે એટલું જ સારું કે બીજી કઈ વસ્તુ છે આમાં ચાલે આપ તો પોતે જ છો કે મારે મારે My My head. And I, I am my, I, my, my, my, my, my, my my body, my body. With the eyes. મારે તું પોતે શું કર મારે મને બોલું છું તું પોતે માઇન્ડ છું કે માય માઇન્ડ બોલું છું છે તો હું ઇગોઇઝમ છું બોલું છું તારું ઇગોઇઝમ ઇગોઇઝમ માલિક શું છું મારી બુદ્ધિ મારું મનસ્થિ આ બધા અર્થો મારો માનસિક ધર્મ એ હેતુ આ હેતુ તે માલકીઓની કરી માટે તું આ અને જો વૃદ્ધાઉ થાય તો પરમાત્મા માય ના હોય પછી મારું મને ક્યારે ખબર પડે કે આ મારું નથી હું વિધાઉટ ઇક્વલિઝમ છું મારું નથી તમારું છે એ છે નહીં મારું છે કહું છું એ જ મારું નથી એનો અર્થ જ મારું નથી એનો હોય છે ડાક્ટર કે સાહેબ મને તો ફળ લઈ લીધું છે બધું કાર્તિક થી બરોબર લખેલા ખાલી કાળે નીકાળે પછી નામ બાપ બધું લઈ લે છે ના નીકાળે નામ હું લઈ લે એટલે હું નામી હતો ને પછી બરાબર કરે નામી બોલે નામ પાડે નવા લઈ લે ઘરની જેટલી નાની એટલી નામ ન I જે બીજી વસ્તુ પારખી વસ્તુ પારકાની ચીજ છે સારી પોતાની નથી હાલમાં પારકી ચીજ ના હોય જે કોઈ ચીજ પારકી નથી આપતી પારકું નથી સમર્થ કોઈ લઈ શકે નહીં આપણે અને અમારે પારકી પુસ્તકો મારી મારી મારી કરતો અને બરોબર છે આપણા આવે છે પાણી પર ઘૂસલો હોય ચીપકી જાય પણ પાણી ફરીથી જાય ખરો તારા છેલ્લે નંબર ફરી પછી જાય ખરો શું કરા જાય મહારાજ બુદ્ધિ નથી એટલે ગમે બધી મારી રહ્યા બુદ્ધિવાદ થાય શું થાય કે તારા આત્મા કબૂલ જ કરે અને કબૂલ ના કરો તો તાર કબૂલ કરે જ છે એ પછી ગમે તે માણસ હોય આત્મા જ કબૂલ કરે ફરી વ્યાજ જ કરવા વાત છે કોણ બોલતો બોલતું છે કોણ આપણે ઓળખું કઈ કોઈ ખોટું લાગવાનું પણ જેવું દેખાય છે તને હાજર પડે તમારામાં આ બોલે છે સદાય વિધાઉટ ઇકોઇઝમ આ વિધાઉટ ઇકોઇઝમ બોલે છે એ તો પછી વળતું ઉઠીને મારા જેવું જ બોલે છે તેની કિંમત નક્કી થઈ ગયો આ નથી બોલતો આ ઓરિજિનલ ચેપ્ટ કરવું બોલે છે આ ઓરિજિનલ નથી ઓરિજિનલ ચેપ્ટ વોઇસ અંદર ખાલી બોલે છે કે વક્તા છે હું કહેતા છું વક્તા છું એટલે આ પ્રકારનું શું લાગેલું છે એને નાશ કરવા વાણી છે એ માલકી વગરની વાણી છે માટે સત્ય છે શું છે गुरु मान जी के अंदर हमारे सत्पुरुष सत्यता हुआ है न પણ સમજો હું બોલું છું એટલે બોલનારો પોતે જે ઇગોઇઝમ ઇગોઇઝમ ઇગોઇઝમ એ પેલી પોઈઝન રચવાની તો અને આ માળખી કરી વાળી કલ્યાણ વાદ વિવાદ ના હોય પણ વિવાદ છે નાટકીય વગર ની વાત મારી હોબી સિદ્ધાર્થ પર હોભાવ નરેન્દ્ર બોલતા ગભરાય છે કે બાકી બની મારી હોનાર સમજવા નહીં આવે ઘણા વખત સુધી નહીં આવે આ વિજ્ઞાન નથી આ ઇનર વિજ્ઞાન છે તમે આ વખતે વિજ્ઞાન પટી શકો આ વિજ્ઞાન છે મહાવીરનું વિજ્ઞાન છે પ્રશ્નનું વિજ્ઞાન છે જ્ઞાનીનાથનું વિજ્ઞાન છે આવતર છે તો જેમ આવતર વિજ્ઞાન ની અમુક દક્ષિણ નો આપણને દર્શન અનુભવ થાય છે એવી રીતે આપ પોતે ઇન્દ્ર વિજ્ઞાન નો પણ દર્શન અનુભવ થવો જોઈએ ને અનુભવ વગર નું વિજ્ઞાન વિજ્ઞાન કહેવાય વિજ્ઞાન એનું નામ કહેવાય કે અનુભવ સહિત જ હોય જાતિ જાણવું જ નથી કહેવાય જે જાણીએ એને જ્ઞાન કહેવાય શું કહેવાય વિજ્ઞાન ના કહેવાય જ્ઞાન એટલે પુષ્કળ જ્ઞાન બરાબર અને ગેસ ગેસ બહુ જ કરે એનો ગેસ બહુ જ કરે શ્રાવણ શ્રાવણ શ્વાસ તમને પૂરો શ્રાવણ આવ્યો કરો અને વિજ્ઞાન તો સ્પષ્ટ જ અનુરોધ અનુપ છે વિજ્ઞાન શું સાકર ને ગરીબ કહી એ જ્ઞાન છે અને સાકર ને જાણવો અનુભવો એ વિજ્ઞાન છે અનુભવ જ્ઞાન વિજ્ઞાન છે અહીંયા આ જ્ઞાન જ્ઞાન બુદ્ધિ કરેલી હોય અને વિજ્ઞાન બુદ્ધિ બહાર વિજ્ઞાન અનલિમિટેડ હોય જ્ઞાન લિમિટેડ બુદ્ધિ બુદ્ધિ જન્ય જ્ઞાન બુદ્ધિ પોતે લિમિટેડ અંદરના વિજ્ઞાનમાં કયા કયા અનુભવ હોય શકે બધી જાતના પરમાત્મા તો તે અનુભવ થાય અનુભવ કેવો હોય હું રાગર પરમાત્મા અનુભવ રાખો છે મારું પોતાનું કેટલું અને પરવાય છે બાકી તું ફોરેન ડિપાર્ટમેન્ટમાં બેઠો છું અને ભયંકર હોપ માણસ એનો હોપ માણસ કલ્યાણ થાય ખબર જે લોકો ભયને લીધે માનીને કરવામાં આવે એ કલ્યાણ થાય ખબર આપણું ભય ડિપાર્ટમેન્ટ બંગલાદેશ સિર્ફ હોપ માને કલ્યાણ થાય ખબર બધું પૈસા કોણ ના હે જાણે છે ફળ છે અને ફળ ને સ્વરૂપમાં પહેરો નીકળી નીકળી ગયું તેથી ફળ સ્વામ બ્રાહ્મણ છે સત્સંગ બોલે હું રાખતો સુધી નાનો સ્વાસ્થ્ય નગર ભાઈ થોડો અને કાંઠો કેટલી વાંધી બહુ બેઠી છે મારો દેશ ક્યાં છે મારો દેશ ક્યાં છે હા એ તો એક પગાર પર એકતા દેશ છે ભાવ કહેવાય ભાવો દેશ સૌ પાસે જ છે પણ તારું ચેતન તું નિર્ણય કરોડ સ્વરૂપ કરાવે છે આપણે ચેર નથી તેને ચેર જ માની લો ખબર છે દાદા એ પણ હોવું આવે છે ખબર છે આ ફળ ફળ નાખી ગયા છો કે સંસારમાં શું કરે રૂપની વ્યાખ્યા દુઃખની વ્યાખ્યા આ કલ્પિત સુખ છે અને દુઃખ કલ્પિત છે તમને સ્વાભાવિક અવસ્થામાં ગરીબીમાં સુખ લાગતું હોય પ્રસન્ન સુખ લાગે એને ગરીબી ના ભાવતી હોય એને દુઃખ લાગે કલ્પિત વસ્તુઓ સાચી વસ્તુ નથી દુઃખ દુઃખ બંને કલ્પના દેખાવે તો સાચું સુખ તો કોઈ જાય નહીં તો ક્યારે જાય જ નહીં ખાસ જ ન થાય નિરંતર તે સાચું સુખ ક્યાં છે સાચું સુખ ક્યાં છે સાચું સુખ પોતાના આત્મામાં પોતાના આત્મા જાણે તો સાચું સુખ પ્રાપ્ત તમે વાની તરફ બરોબર છે તમે વાની તરફ તમારું રામ છે તમે કોણ નાય ને વિજવાની ના પાય તમે કરો જ્યાં તમારે કલ્પિત છે વાણિજતા છે ત્યાં તે કલ્પના છે અને તમારે પારતા ફેર થઈ ગયા રિયલાઇઝ રિયલાઇઝ કર્યું એટલે તમને ચાતર ગ્રાણ છે ગ્રાણ પછી તમે આશીર્વાદ આપો હા આશીર્વાદ આપી છે પણ રોજ આવડત થાય બે ત્રણ દિવસ રોજ આવડતા થાય આ ગુપ્ત સ્વરૂપ અને એને આ વિષ્ણુ સાથે જોડે લઈ આત્મા શું છે હું તમને જણાવીએ અત્યાર સુધી એ વર્ષે અને પાપ અને પુણ્ય શું છે આ ત્રિમાત્ર ની અંદર પોતે ઘર પોતે લાભશે God is in every creature, there is a visible એ ભગવાન માં બધામાં રહેલા જ છે માટે આ જીવન તમે સુખ આપો તો તમને સુખ જ મળે આ જીવન તમે દુઃખ આપો તો સુખ મળે એટલે દુઃખ આપશો એટલે પાપ બંધાશે સુખ આપશો તો પૂર્ણ બંધાશે પાપ એ ડેબિટ છે શૂન્ય ક્રેડિટ છે ડેબિટ ચાલુ ક્રેડિટ ચાલુ તો બસ કયું સારું પણ જરા કરો વોલ્યુમ કરો ને જરા છે ક્રેડિટ પ્રશ્ન થઈ ગયા તમારા જે એકલો આવે છે સંસાર ચક્ર નો વિચાર જાય ત્યારે જે જીવ આ પૃથ્વી પર જાય છે આપની સાથે શું લઈ જાય સંસારમાં આપતા કામ કરે ત્યાર સુધી એ પૂર્ણ ના કહેવાય પોતે મૂળ પ્રકટ સર્જન હારું છે પ્રસાદ આવી જાય એકદમ પ્રાણી આવી જાય કે તક કામ થઈ જાય નિર્વિચાર્યો નિર્વિકાર્યો જે દ્રષ્ટા મળે જોઈએ નિર્વિચાર